અંતર ની અંદર ધ્યાન કરીએ ત્યારે જ વિષયો છૂટે છે હા પછી વધતા નથી કદી ધ્યાન કર્યા પછી બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા છૂટકો નહીં હા બહિર્મુખ જ થયા એટલે કાયમ ના જે અંતર્મુખ થયા એનું કલ્યાણ થઈ જાય એનું કલ્યાણ એટલે એવા અભ્યાસ વગર અંતર્મુખ થાય અંતર્મુખ થવું છે આ ગરીબ ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે આ લોકો એ ભ્રમાવે છે લોકોને એની ગેરંટી કહું છું ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે ફક્ત ચમત્કાર કોને કહે છે આપણા લોકો જે પોતે જે જે વિજ્ઞાન પોતે જાણતો નથી એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે છે પડકે આવું કેમ કરી થયું આ તમે સમજ ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવા છીએ આ લોકો ચમત્કાર કરી ફસાવે છે લોકોને અને બીજું આ જ ચાલકી કરે છે વિજ્ઞાન ના હોય તો આ જ ચાલકી પણ એ બધું આવું ચાલકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે હિન્દુસ્તાન નું તું અનાજ સપ્લાય કરીને બાબત બહુ થઈ ગયું તો આ તો અમારું અમારું યશ નામ કર્મ છે શું છે એટલે તમને અડે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનું માટે યશ નામ કર્મ છે સમજતા નથી સમજતા દાવાઓ કરે દાવાઓ ખાલી દેખાવો પૈસા પૈસા કમાવા માટે કહ્યું એટલે ભગવાને શું કહ્યું કે સૂર્યનારાયણ કોઈ તમને હાથમાં સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણ અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે લેવું લાવો તો તમારે એને શું કહેવું જોઈએ તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાવ્યા ત્યાં તું દુખ્યો છું શું કહ્યું છે આપણે દુખ્યો માણસ બીજાને હલાવે તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે તારે કયું જોઈએ છે તો માનની ભૂખ છે કે તો વિષયની ભૂખ છે કઈ ભૂખ છે ભિખારો માણસ આવું કરે દુખ્ય માણસ આવું કેમ કરે ચમત્કાર કરે સુખ્ય માણસ ચમત્કાર કેમ કરીને કરે દુખ્યા માણસ ચમત્કાર કરે કોણ કરે છે તમારી પાસે સુખ પડાવી લેવા માટે તમારે ડબલાવા માટે જીરાભાઈ સમજતા હોય છે કે નહીં માણસ કારણ કે કૃષ્ણ ભગવાન જે મનનો નારાયણ જે સ્વરૂપ જેને જેને ત્રેપન ત્રેસઠ સલાકા પુરુષ ને સલાકા પુરુષ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય ત્યાં સુઈ ગયા હતા તે ચીરા રાખ્યું તે પાણી પાણી કરતા ગયા શું કહ્યું તીરનું ઝેર ચડ્યું તે ગરમી ઉત્પન્ન થયેલી પાણી તો સમજતા તમે તો આ લોકોને અનુભવ હતા સમજતા રહે નહીં લોકોને ધમાવાની બાજી છે સમજાય ભાઈ બીજું શું કહે છે ભાઈ જો શક્ય હોય તો વિચારી કાપડ કીધું સુધી નબળી ના થાય નબળી થઈ જાય એ કાપે નહીં તો ઘરની કીધું વિચાર બધા ખોટા પડે એટલે વિતરાબોધ સાચા છે વિતરાબોધ બાદ કોઈ એમને ખોરાક થાય છે છે ને સમજ ગયું ને બીજું પૂછ્યું જીનાભાઈ કે છે કે આપણે આ માણસ જે છે બાળક જન્મે છે એ એક મોટો ચમત્કાર છે એને દાંત આવે છે મોટો ચમત્કાર છે બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે એટલે દાંત આવે છે બાળક જન્મે છે વાસો સાથે આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે તે ચમત્કાર જેવો થયો નથી અને એ ચમત્કાર થયા પછી મેં એક પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા પેટમાં મૂકવાનું શું ભૂલ થયા બાર આવ્યા પછી દાંત આવ્યા આ દાંત છે ને એ કહે ચમત્કાર છે શું ચમત્કાર છે તમને કહું સાહેબ મારા જેવું પૂછે એ ભગવાન અમે ગાડી પૂછ પૂછી શકીએ કે ભાઈ આની બેન તમારે તમે આને પેટમાં હતો તો જ એને દોત મૂકવા હતા વળી પાછા બહાર પછી આ દેડ ભગત ઉભા રાખો આ નાક મૂક્યું હાથ મૂકી બધું તૈયારી થાય દોત મૂકીને મોકલે તો શું બગડી જાત તમે સમજાયું ને એટલે દાંત એક ચમત્કાર થઈ કારણ કે ત્યાંથી ના મૂક્યા કારણ કે જો દોત હોત તો એની માતાને બચકું બદલે તમને સમજાયું ધાવતી ગતે બચકું બદલે તો માતા ધડાવે નહીં એનો દડો ભરે નહીં કેટલી કુદરતની બરામદ કેટલી સુંદર છે કુદરતની તમને આપણે સમજાવ્યા કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાર પછી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી નહીં તો બચકું છે ને જો પહેલું દસ હોય ને તો તારે ધારી જતાય નહીં દસ તો ધારી જવાય નહીં દસ હોય ત્યારે એટલે આપણે આટલા બધા ચમત્કારોમાં જીવીએ છીએ પછી બીજા ચમત્કારોની જરૂર હા બીજા ચમત્કારો જરૂર શું છે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું આવું જોઈએ છે જોઈએ છે મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર લોકોને મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર હા પૂજ્ય દાદા મારા કોટી કોટી વંદન પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી સાડા પાંચ વર્ષ ચડાવ તેમની કૃપા વર્તાવી મારી કુંડલીની શક્તિ જાગ્રત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા થઈ ઉભા છો શું કે છે કોણ છે ભાઈ આજે ફેરફાર કરી છું તમે તમે કૃપા ઉગાડશો ઉગાડી દીધું પણ આજે તમારી ભૂલ થઈ શી ભૂલ થઈ છે તમે કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હથિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હથિયોગ હથિયોગ આપણે સંજય વાત ના કરી તે કુંડલીની શક્તિ જાગૃતિ કરી એ શું છે એ રાજયોગ નથી હથિયોગ છે હથિયોગ અને હથિયોગ થી હઠયોગ કોના જેવી વસ્તુ છે એક માણસ દુઃખી હોય અને એની પાસે પાંચ વીઘા જમીન હોય તો એને નોકરીઓ નહીં વધારતો બીજો રસ્તો હું દેખાડું હવે બન્યું ને કે તું આ જમીન વેચીને તું ખા એક પછી અમે જોઈ દઈશું એટલે એના જેવા એને એને ખવડાવે આવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગયું હતી તે ખાસ નથી ખાધું બધા મન એને ભયંકર આફતે ચડી છે શું થયું આ બધી ફસામણો હશે કે એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ફળાવે અને પછી નાદાર નીકળે ના નીકળે ઘટી ગયું ઓગણીસો ને ઇઠ્યાસી ની સાલમાં કાળ કરવાનો હોય કાળ કરવાનો હોય કે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો તો પીડાઈ નો કાળ આ કરે તો ત્યાં પીડાઈ હારો ગયા છે પણ એકલું એક જોવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ શકે નહીં માણસથી માટે આ ડાક્ટરો ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આજ આજ પ્રગટ કરે છે અને પછી આ બે વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એનો ફાયદો નહીં બને ત્યાં સુધી શબ્દો પ્રગટ નહીં કરવી ના બને ન ચૂકો થાય કે બેઠક થઈ ગઈ હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ન કરવું જોઈએ તમે આ રસ્તો કરી આપીશો એ આવજો સમજ ને હવે પેલો હા ચોપડી બોલ્યો તો ત્યારે સાચા સાચા થાય કે છે શું કહે ભગવાન શેઠ હોય આખા ગામના શેઠ હોય આખા ગામનો બહુ વહીવટ સારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેકને જોડે આટલા નિવેદન ના હોય એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે તો રાત્રે દરરોજ આઠ વાગે આપણી બહાર નીકળે ને અને ત્યાં દાંડી લે શું કરે આ દાંડી ચડાય વધારે પી ગયા એ પછી ચંદુરા ચંદુરા રહે ખરા શું થાય પ્રેસિડેન્ટ બોલે તે ચંદુલાલ જુદા છે એક છે કેવી રીતે આત્મા અને આપણે એની એક જ છે આ બધું ભાન ભૂલી ગયા છે એવી સમજણ કેળવવાની ને હા કેળવવાની એ સાક્ષાત્કાર એ સાક્ષાત્કાર થાય પોતે પોતે જ કરે એ ભાન થાય કે અમે અમે કરી આપીએ તમને બરાબર સમજે ને એમને થાય નહીં પણ પોતે પોતાનું જ કામ કરવાનું આ વ્યવહાર ભાન ઉડી ગઈ છે એમને પોતે વિરોધ છે નહીં એનો એ જ છે આ બધી મોફમાં છૂટવાની જ વાત હોય હા જુનાભાઈ ના કહ્યું કે તકની વાત મારે બીજી વાત નહીં હવે આવું કારબૂત વાત કરે તો બીજા બીજા લોકો છે કે ઝીણાવી જે થાય કવિ કહેવાય જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ નૌકાર મંત્ર ની વાત કરી એ કરો નૌકાર મંત્ર ની વાત કરી મહારાજ નૌકાર મંત્ર પેલા અમે બોલીએ છીએ કે તમે ત્રણ મંત્ર કેમ કરાવ્યા છે પહેલા હું તમને સમજાવું છું આ નૌકાર મંત્ર બોલો છો નૌકાર મંત્ર પેલા નમો રહેતાન નમો સિદ્ધા નમો હરિયાન આ નમો લોહી સમસ આવડન સાધુઓ સાધુ કોકે હશે એમ માનીને પહોંચે છે નમો ઉપાધ્યાય એમ તે ઉપાધ્યાય કોઈ હશે એમ માની પહોંચે છે નમો આચાર્ય આયર્યામ આચાર્યને પહોંચે છે નમો સિદ્ધારામ સિદ્ધને પણ પહોંચે છે પણ નમો હરિહંતા હરિહંત કોણ કરવું કોને પહોંચે છે આ ટપાલ પણ એ કહે ત્વરી સિદ્ધ કરો ને અરે જે ત્વરી સિદ્ધ કરો તો સિદ્ધ થઈ ગયા થઈ ગયા ત્વરી સિદ્ધ કરો પણ સિદ્ધ થઈ ગયા હવે એમને આવી એમ તો ના કહેવાય તમને કેમ લાગે છે ત્વરી સિદ્ધ કરો સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અહંકાર પણ કહીએ તો ખોટું દેખાય શું ના એવું ચાલે નહીં અત્યારે સિદ્ધ ગતિમાં હોય અને આપણે સિદ્ધાને નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને પરિવારને અમે હરિયમ નમસ્કાર કરીએ માટે આજ આજ આ લોકાર મંત્ર ભય એટલે પછી મારા આચાર્ય મહારાજને કેવું પડ્યું આચાર્ય મહારાજને કહેવું પડ્યું હરિહંત ને નમસ્કાર કરો ને દાદા એમ ક્યાં છે અત્યારે સિમંદર સ્વામી સિમંદર સ્વામી છે એ બ્રહ્માંડ માં છે એ તો કલાક છે માટે છે હોવા જોઈએ આ સંજયભાઈ તો આપણું એક મળે અને નવકાર મંત્ર એ છતાં સંન્યસ્ત મંત્ર છે કેવો છે સંન્યાસ એટલે જેનો હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો બધા મને સંન્યાસ મંત્ર બોલાય તો જયારે સંસ્થા જોઈ લેવા બધું નહીં હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ભય આપે એમ તો બહુ ભય આપે છે ત્રિમંત્ર એટલે બધું ભય આપે તમને પૂછ્યા બરોબર ને બંને શું કરશે સુંદર સામે અનુસંધાન છે બીજા તીર્થકો મૂર્તિ નહીં બિહારી છે અને આપણા સચિદાન છે ને તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી એ ગોઠવે છે કારણ કે આ સંકેત છે આપડે મારે કશું કરવું નથી પણ આ સંકેત થી થયું ઉત્પન્ન થયું છે એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે લગભગ મહેસાણા મહેસાણા જેવું મોટી થતી રાખશે મહેસાણા સવા લાખ ની થયેલી તે સવા લાખ પૈસા ક્યાંથી પૈસા તો બેંક પૂંછાવી હોય ને કે પાસે હોય એવું કઈ નથી પાપી પાસે આજે તો પાપી પાસે જ છે પાપી પાસે નથી હું તો આપને સમજાવું બરોબર ના હું આપને તમને મારી વાત સમજાવી બરોબર કે પુનઃ વગર તો રૂપિયો આપણને અડે નહીં કાળા બજાર ના અડે અને ધોળા બજાર ના અડે પુનઃ વગર તો ચોરી નો પૈસો આપણને ના અડે પણ એ પાપા નું પણ દીપુન છે કેવું છે એ બેન છે ને પાપ તે છેવટે માં જ લઈ જાય છે અધોગતિ લઈ જાય છે પુણ્ય એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે ખબર ને માન બંને નાખી ખરાબ વિચાર આવે કોનું ગોબલું લઉં કોનું લઈ લઉં આખો દાડો ભેસેર કરવાનો વિચાર આવે સમજો ને એ અધોગતિ જાય છે અને પૂન ભોગવી પૂન ભોગવતો નથી ને અધોગતિ જઈ રહ્યો છે અને પુનઃનુબંધી પૂર્ણ હોય તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઉભું થાય એના કરતા પુનઃનુબંધી પાપ સારું ક્યાં જ તાક તાક લાવવામાં અર્ચન કરે પણ આખો દાડો છે તે ભગવાનના નામ પર કર્યા કરતો હોય બરોબર ને એ પુનઃનુબંધી પાપ આ જગતમાં પાપ છે પણ નવું પુણ્ય જ બાંધી રહ્યો ત્યાં એવા ઘણા જીવો છે તમે જોયેલા ને બધા બહુ જોયેલા તમે તો ગાડી દીધી હતી ને કઈ અનુભૂતિ જ માગુ છું અનુભૂતિ આપણે નહીં અનુભૂતિ જ જોઈએ મેળામાં સાકર મૂકે એટલે તમે ઘર ઘરે કહો ગઈ શું એ સમજી ગયો ભાઈ શું કહ્યું પેલું કામનું નહીં પેલું તો બહુદાયા કર્યું આ હરિનુભૂતિ નથી કરાવી એટલે આ બેનને તમને બેવને અનુભૂતિ જ પહેલી મને એમને કહ્યું કે એમને ઉપકાર છે કે છે આ દેખા છે જ્ઞાની પુરુષ છે શું છે અને પટેલ અંબાલાલ પટેલ નામ છે એમનું દાદા ભગવાન મહી પ્રગટ થઈ ગયા અંદર અંદર પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન છે અંદામાન માં એ શું છે કહું એ ત્રણસો ને સાઠ ડિગ્રી ના છે અને મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ચાર છૂટે છે એટલા હારું એ ત્રણસો સાઠ ડિગ્રી વાળાને હું નમસ્કાર કરું શું કરું છું નમસ્કાર તમારે ચાર છૂટે છે એટલે તમારે બધા કઈ ખૂટે તો ખરું છે બોલો એટલે તમારા દાદા ભગવાન થશે તો એ તમારે ખૂટે એટલા માટે આપણે બોલવાનું છે દાદા ભગવાનને અસીમ જય જયકારો બરોબર ને હું મારો ખૂટતું પુરાવા કરવા માટે કરવું છું તમારે તમારે ખૂટતું કરવું બોલો તમારા માટે આવી વસ્તુ નથી એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપે થયો નથી હું થવા માગતો નથી શું કરું તમારે ચાર ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે તો આવું બધા જો ભગવાન જ કરતા હોય મારે શું કરવું છે મારે આ નાની પુરુષનું પદ મારા આનંદ નો સુખ નો પાર નથી શું કહ્યું મારી સમાધિ નો પાર નથી હું તને સમાધિ કરી આપું મારા નિમિત્ત થી તો મારે કહ્યું શું ભાઈ કહ્યું ભગવાન થઈને મારે કહ્યું એટલે આ દાદા ભગવાનના અતિ જે જતા બોલવાથી આપણા ભગવાનનું પ્રગટ સ્વરૂપ પ્રગટ થયા કરે શક્તિ વધતી જાય દાદા ભગવાન અસીમ કહ્યું That is तेरा कंट्रोल साहिबाग अंदाज सवाल युवा चाहिए साथ नमे मृत्यु मेरी मौत नहीं होती थी मुझे डर क्या नमे व्याधि फूटो व्यथा रोग नहीं होता फिर व्यथा किस ना हम वृद्धो नवाबाद मैं बूढ़ा हूँ मैं बच्चा हूँ मैं युवा हूँ एकानी खुद करेंगे तो सारी पुतगल की अवस्था में है ही नहीं पुतगल ही पुतगला पुतगल से पुतगल तृप्त होते हैं यंत्रात्मा पुनरात्मना आत्मा से आत्मा तृप्त होता है कर्तृत्व समारोह को ज्ञान में तब नहीं जीतते ये कर्तृत्व का जो समारोह है तृप्ति होती है पुतगल की मान लेता हूँ मैं तृप्त होता हूँ ज्ञान में कम नहीं जीतते ज्ञानी के लिए उचित नहीं ज्ञानी में ऐसा नहीं होता हाँ, चर्चा भेद विज्ञान से शुरू करें चर्चा वेद विज्ञान से शुरू करिए वेद विज्ञान की चर्चा शुरू करिए आपके हाँ। चर्चा बोला जाता है हाँ। वेद विज्ञान की चर्चा होती है चर्चा का होता है ठीक है चर्चा का हाथ तो- वार्ता लाभ होता है चर्चा का कोई अलग हाँ, अर्थ नहीं है वार्तालाप चर्चा का अर्थ और नहीं है हाँ, ये तो बीस साल में जब ये शास्त्रार्थ मल्लबाजियाँ होती थी सब चर्चा सबको बदनाम कर दिया चर्चा सबसे बहुत अच्छा है ज्ञान ही नहीं है हाँ। इससे बड़ा कोई ज्ञान तो मालूम नहीं तो वाला आत्मा तो दस रुपये किलो मिलता है कि नहीं मिलता <laughs> अंतरात्मा हो गया फिर क्या कुछ भी करने का बस अंतरात्मा परमात्मा बन जाएगा वो अंतरात्मा परमात्मा हो रहा है हाँ अंतरात्मा परमात्मा बोला जाता नहीं हो रहा है कभी हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा अंतरात्मा हाँ। होना शुरू हो जाता है फिर हो जाता है ये हो जाता है हाँ भगवान ગુજરાતીમાં સમજી શકાય हाँ बस हाँ हाँ वस्तु को जब जान लेता है कि मैं खुद कौन हूँ जब अंतरात्मा हो जाता है जिस पूर्णत्व हो, हो रहा है वस्तु का पूर्णत्व इससे आपसे हो रहा है दूसरे कोई धन की जरूर नहीं क्रिया चालू हो जाती है हाँ। निष्पत्ति आ जाती है क्रिया चालू हो जाती है हाँ, फिर निष्पत्ति आ जाती है निष्पत्ति खुद की गाड़ी गाड़ी वाले खुद ड्राइवर भी खुद कार भी खुद पैसेंजर भी खुद सब चलते एवं भूत लय में आ जाता है एवं भूत नए में आ जाता है लगता अंतरात्मा हो गया क्यों हो गया वो हाँ। अभी बहिर्मुखी मूलात्मा है वहाँ तक तकलीफ है हाँ सारी तकलीफ बहिरात्म भाव में हाँ। अंतरात्मा होने के बाद तो रास्ता साफ है हाँ। पर कॉलेज में कहा तक जाने का है बुढ़ात्मा है वहाँ तक अंतरात्मा नहीं होगा वहां वहाँ तक कॉलेज में जाने का है कॉलेज <laughs> की जरूरत नहीं मैं बहुत बार कहा करता हूँ तो कॉलेज का काम मूर्ख का मिटाना है मूर्ख का मिटाना कॉलेज का काम नहीं है ठीक है मैं हमेशा कहता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाने का है मूर्खता मूर्खता नहीं मूर्खता मिटाने का काम नहीं है मूर्खता ना मिटावे मूर्खता करे कॉलेज वाले ये कॉलेज की मैं बात नहीं करता वो महावीर कॉलेज जो है हाँ। जो अंतरात्मा बनाता है वही कॉलेज की वहाँ तो मूर्खता निकलती है ठीक है वो महावीर कॉलेज क्या है उदात्मा मन से अंतरात्मा हो जाता है हाँ। आते आते आते जब उसका कौन है आज की आज की तो- हो जाता है हाँ। तो अंतरात्मा हो जाता है आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है कैसे जाकर बनाए ये આજની કઠિનાઈ એ છે કે મુક્તાને મિટાવવાનો ઉપાય નથી મળતો कम हो रहा है कम हो रहा है पहले से ही कठिनता थी अभी नहीं आज नहीं पहले से ही कठिन हाँ। महावीर के टाइम में भी कठिनता थी बस आज ज्यादा जरूरी है क्यों मूर्ता ज्यादा बढ़ गई આજે વધારે જરૂર છે કારણ કે મુક્તા વધી ગઈ છે मुक्ति है दूसरा है सब लोग पर से बाहर निकलने का प्रयत्न बहुत है सबका उसका प्रयत्न काम नहीं लगता है अभी आपका विदेश की यात्रा का क्या अनुभव रहा आपकी विदेश की यात्रा का क्या अनुभव रहा फॉरेन में यात्रा का अनुभव के लिए हम फॉरन आदमी के लिए नहीं गया था हाँ। अपना इंडियन के लिए हम गया था उनको तकलीफ बहुत है लोग को हाँ। और धर्म उसकी नहीं लंदन भी लंदन वेदांति बहुत है हाँ। इसके लिए हम गया था हमारे वाले भी तो भगवान ने ना बोला है मुझे मत जाना तो उनमें क्या परिणाम आया लोगों को कुछ ये समझने का मौका मिला उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला पहला लोगों ने આ સમજવાનું મળ્યું वो बहुत समझने के मिला क्या हाँ वस्तु का भाव हो गया कितना आदमी को आज तो इतना कागज आता है अच्छा कागज इतना कागज आता है तो न कुछ बात तो वस्तुत्व का भाव हो गया फिर क्या हो गया कॉलेज का पूर्ण हो गया और सर्टिफाइड सर्टिफिकेट मिल गया विदेशियों को जैसे ज्ञान ऐसे बहुत कम से दिया हुआ है અમેરિકન્સ ને પણ કે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે અમે પણ અહીંયા એક મુસલમાન સૂફી હતો એને આ કાયોત્સવ નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ ભેદ વિજ્ઞાન થઈ ગયું કે છે विज्ञान क्या फायदा है वो बच्चा है अपना तो हम बोले ऐसा ये भी बोले उसको कुछ अंदर भे- अंतर्भेद होता है मगर मतलब कहाँ तक रहेगा उसकी समझ में नहीं है जो बोलता है बड़ा फल तो मिलता है फिर का तो समझ नहीं फिर के फिर अवैध हो जाएगा फिर बच्चे की हो सकता है ये लोग समझता नहीं इसके लिए ये विज्ञान है ही नहीं ये पुनर्जन्म समझता है इसके लिए विज्ञान है हम्म। हम्म। पुनर्जन्म आर्य का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है आचरण सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है કે આચરણ સૂત્ર में पुनर्जन्म से ही सब सारा सु- शुरू होता है आचरण सूत्र पुनर्जन्म से ही शुरू થાય છે हाँ पुनर्जन्म से से ते मोक्ष का मार्ग उसका ख्याल होता है नहीं तो, तो भगवान ने हमने जन्म दिया और भगवान ने हमने मार दिया नहीं अपने वो मेघ के बारे में वही हमें स्मरण हो गया पुनर्जन्म का ही है हाँ। हाँ? तो। आप बता दीजिए आपने पढ़ी है मैंने पढ़ी मैंने बताई गुस्सा सुबह ही बताई अच्छा नहीं कुमार जब एकदम विचलित हो गया तो महावीर के पास आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी का कब तूने क्या किया और आज तू क्या कर रहा એ બધીનો શરૂઆત નથી થાય બધે વ્યવહાર તેવો જ